એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા હરીશ્રી વાર્તા સાંભળે છે આવો આવો હરીશ્રી બેન આજે તો આ હરીશ્રી બેનનો જન્મદિવસ છે ઓ ભૂલકાઓ હરિશ્રી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ રાજી થાવ અને બધાને રાજી રાખો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો રમણલાલ સોનીની આ વાર્તા છે ધ્યાનથી સાંભળજો ભાઈ વાર્તાનું નામ છે ડરાવ ખાદેડકો <laughs> ચોમાસામાં દેડકા હોય ને જોયા છે ને ડ્રાઉન ડ્રાઉન ડ્રાઉન કરતા હોય હા તે આ દેડકા ભાઈની વાર્તા છે સાંભળો ત્યારે ગામ છેવાડે એક ખાબોચિયું હતું એ ખાબોચિયામાં ડરાઉ ખા નામે એક દેડકો રહેતો હતો ભાઈ એ આખો દિવસ કુદા કુદ કુદા કુદ કુદા કુદ કરતો અને જ્યારે ત્યારે ડ્રાઉ ડ્રાઉ એમ કરતો એ જોઈને એક તીતી ઘોડાએ કહ્યું તીતી ઘોડો જોયો છે ને હા એ જોઈને તીતી ઘોડાએ કહ્યું અલા તું આટલું બધું કૂદે છે કેમ અને આખો વખત ડરાઉન ડરાઉન ડરાઉન કેમ કરે છે દેડકાએ એની સામે ગોળ ગોળ આંખો ફેરવીને કહ્યું કોણ છે તું વિનય વિવેકમાં કંઈ સમજે છે કે નહીં મોટાની સાથે કેમ વાત કરવી એ તું શીખ્યો જ નથી લાગતો કોણ મોટો તીતી ઘોડાએ કહ્યું કોણ તે આ ડરાઉ ખા આ ડરાઉ ખા પેલા સલામ કર અને પછી મારી સાથે વાત કર ડ્રાઉ ડ્રાઉ દેડકાએ કહ્યું તીતી ઘોડો તો દેડકાના રૂઆબથી પ્રભાવિત થઈ ગયો ભાઈ હા તેણે કહ્યું સલામ સાહેબ સલામ ડરાવકા સાહેબને સલામ ઘણી સલામ ઘણી સલામ તિથિ ઘોડો દેડકાના રૂપ રૂવાબથી પ્રભાવિત થયો એટલે દેડકાએ કહ્યું સુલતાન સલામત ડરાવખા સાહેબ એમ કહે તિથિ ઘોડાએ કહ્યું સલામ સુલતાન સલામત ડરાવખા સાહેબને ઘણી સલામ ઘણી સલામ ઘણી સલામ દેડકાએ કહ્યું હું તારી સલામ મંજૂર કરું છું હવે તારે જે અરજ કરવી હોય તે કર લો બોલો તીતી ઘોડાએ ચીપી ચીપીને કહ્યું સુલતાન સલામત ડરાવખા સાહેબ મારી એક અરજ છે આ સેવક પર કૃપા કરીને કહો કે આપ આટલું કૂદો છો કેમ શું કોઈ યુદ્ધની તૈયારી કરો છો <laughs> દેડકાએ ગળું ફુલાવીને કહ્યું એવું જ છે મને આ ખાબોચિયાની સલ્તનત બહુ નાની પડે છે મારે સુલતાન મટીને બાદશાહ થવું છે મારે દિગ્વિજય કરવો છે આ પૃથ્વીનું રાજ્ય મેં જીત્યું હવે આકાશનું રાજ્ય જીતવું છે આકાશનું છત્તર ફાડીને મારે પેલી મેરનો મુલક જીતવો છે ને ત્યાં બાદશાહી કરવી છે ડ્રાઉ round, round. ઓહો હો હો હો તીતી ઘોડો તો પ્રભાવિત થઈને બોલો દેડકાએ કહ્યું એલા તને કંઈ ગીત બીત આવડે છે ખરું તીતી ઘોડો કે કવિ કોળીમાં મારો જન્મ થયો છે પછી કેમ ના આવડે કહો તો તમારા પરાક્રમનું ગીત અબઘડી રચી કાઢીને ગાઉં હો ગા દેડકાએ કહ્યું હું પ્રસન્ન થઈશ તો તને મારો વજીર બનાવીશ રાત દિવસ મારા ગુણ ગાયા કરે એવો વજીર મારે જોઈએ છે હવે તીતી ઘોડાએ ગીત બનાવીને ગાયું ભાઈ હો હરીશ્રી રાજા એક ડરાઉ ખા જે દે મુછ પર તાવ રાજા એક ડરાઉ ખા જે દે મુછ પર તાવ બીજા બધા રાજોલિયા કોઈનો કશો ન રે ભાવ <laughs> દેડકાએ ખુશ થઈને મૂછે તાવ દઈને કહ્યું વાહ વાહ આનું નામ કવિ હો બાકી તીતી ઘોડો તો આગળ ચાલ્યો ફાડી છપ્પર આભનું ડરાવખા કરશે રાજ એના કદમ ઝૂકશે ને સુલતાનોનો તાજ આભે સૂરજ એક તેમ ડરાવખા તું એક તારા પગમાં લેટશે પૃથ્વીપતિ અનેક ધન ધન વીર ડરાવ ખાન ધન ધન તારું કામ જે સ્થળને આકાશમાં ગવાય તારું નામ દેડકો તો ખુશ ખુશ થઈને બોલો એ બોલો મારા આકાશના રાજ્યનો હું તને વજીર બનાવું છું ખુશ થા ખુશ થા ખુશ થા <laughs> તિતિ કે ખુશ છું હવે આપ એક કૂદકે આકાશનું છપ્પર ફાડીને ત્યાંનું રાજ્ય કબજે કરો એની જરા જોઉં છું ગભરામાં હું હમણાં જ આકાશ ઉપર ચડાઈ કરું છું લો બોલો આમ કહીને એણે કૂદવાની તૈયારી કરી નજીકમાં એક ઝાડ હતું એ ઝાડની એક ડાળે વીંટળાઈને ગોખરો સાપ આ બધું જોતો સાંભળતો હતો આ દેડકાએ આકાશનું રાજ્ય જીતવા હેને કૂદકો માર્યો કે તરત મો ફાડીને એણે દેડકાને સીધો પોતાના મોંમાં ઝીલી લીધો ભાઈ આ ગોખરા સાપે ઘડીકમાં દેડકો સાપના પેટમાં ઉટુક કરતો અદૃશ્ય થઈ ગયો દેડકો કૂદ્યો એ તીતી ઘોડાએ જોયું પણ પછી તેનું શું થયું તેની તેને ખબર પડી નહીં હો હરીશ્રીબેન પણ દેડકો ફરી ધરતી પર ક્યારેય દેખાયો નહીં ત્યારે એણે દેડકાને સંબોધીને કહ્યું સાહેબ તમે તો આકાશનું છપ્પર ફાડી ત્યાંના બાદશાહ બની ત્યાં જ રહી ગયા પણ મારું શું હું હવે વજીર કેવી રીતે થવાનો અને એ તો ભાઈ ખૂબ નિરાશ થઈ ગયો હો તો ભાઈ આવી રીતે ગોખરો સાપ આ ડરાવખા દેડકાને ગળી ગયો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો